હલો નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવઝાયાણમ નમો લોયે સવ સાહુણમ એસો પંચણ મુક્કારો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પડવમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પરમ સન્મુખે કેવળ બીજ નિરંતર ભરતી જ્ઞાન પૂનમ પરમ સમૂહ કે સાથે સુખદ કાન સદંતર શાંતિ ઓમ શુજમ પરમ પરમાર્થે સુખદ કાન સદંતર શાંતિ ઓમ સુજમ પરમ સન્મુખે કેવળ બી નિરંતર ભરતી જ્ઞાન પૂનમ પરમ સુમુખે કેવળ નિરંતર ભરતી જ્ઞાન जो प्रत्यक्ष चित चोर अचोर जो प्रत्यक्ष चित चोर अचोर असंग सामी पे भर शेवाल असंग सामी पे भर सेवाल પવન નિષ્પક્ષ પ્રેમ અપક્ષ પવન નિષ્પક્ષ પ્રેમ અપક્ષ સુચરણા સ્પર્શે મોક્ષ મહાલ સુચરણા મોક્ષ મહાલ નિમિત્ત સંયોગ હવા પાણી નિમિત્ત સંયોગ ખીલાવે પોષ બીજ પ્રયોગ ખીલાવે પોષ બીજ પ્રયોગ અસંગ સત્સંગ આ મૂળ યોગ અસંગ સતસંગ આમૂળયો ભરે અવ કાસ સમયોદ્યોગ ભરે અવ કાસ સમયોદ્યોગ પરમ સન્મુખે કેવડ બી જ્ઞાન પૂનમ નિરંતર ભરતિ જ્ઞાન પૂનમ હૃદય અંકાશે નિજ પરધાર હૃદય અંકાશે નિજ પરધાર છુટી દેખાડે અક્રમ જ્ઞાન છુટી તે કાર્ય ક્રમ જ્ઞાન અજબ પ્રશ્નાંત વીણ સવાલ અજબ પ્રશ્નાંત વીણ સવાલ સમાધાની પૂર્ણ વિરામ સમાધાની પૂર્ણવીરા પરાશક્તિ મહાભયંકર પરાશક્તિ મહાભયંકર અનાશક્તિ અભ્યંકર અનાશક્તિ અભ્યંકર ધ્યાનાર્થ આ મૂળ લક્ષ શુકલ ધ્યાનાર્થ આ મૂળ પ્રગટ સત્યાર્થ દિવાકર પ્રગટ સત્યાર્થ દિવાકર सन्मुखे केवड बीज परम सन्मुखे केवड बीज निरन्तर भरति ज्ञान पूनम् निरन्तर भरति ज्ञान पूनम् સતતને દીધ્યાશે કઈ છે કસર સતતની દીધ્યાશે કઈ છે કસર તે ગાંઠ જ પરમાણુનો મેદ તે ગાંઠ જ પરમાણુનો મેદ અનંત અનંતાગ્નેયરૂપિયંતર અનંતાગ્નેયરૂપિયંતર તે પર સ્થિર દ્રષ્ટિથી ગ્રંથ છે તે પર સ્થિર દ્રષ્ટિથી ગ્રંથ છે સહુ લૌકી લૌકિક ઉપદેશે સહુ લૌકિક ઉપદેશે ફિરવવી પ્રકૃતિ મુશ્કિલ ફિરવવી પ્રકૃતિ મુશ્કિલ અલૌકિક આત્મ ઉપદેશે અલૌકિક લૌકિક આત્મ ઉપદેશે ત્રિગુણાતીત સંસ્કૃત દિલ ત્રિગુણાતીત સંસ્કૃત દિલ અર્થ પરમાર્થે સુખદ કંદ परमार्ति सुखदका सदन्तर शान्ति ॐ शुझम् सदन्तर शान्ति ॐ शुझम् प्रतीक्षण उपकार स्मरण પ્રતિક્ષણ ઉપકાર સ્મરણ મહામૂળ જ્ઞાનીનું ધરજો મહામૂળ જ્ઞાનીનું ધરજો પ્રતિક્ષણ ઉપકાર સ્મરણ પ્રતિક્ષણ ઉપકાર સ્મરણ મહામૂળ જ્ઞાનીનું ધરજો મહામૂળ જ્ઞાનીનું ધરજો જગત બ્રહ્મ માંડી સમયાસાર જગત બ્રહ્માણિ સમયાસા પ્રગટ મહતમ ઉરે વરજો પ્રગટ મહતમ ઉરે વરજો સ્વયં વર મોક્ષ વરમાળા સ્વયં વર મોક્ષ વરમાળા મહાત્મા અક્રમિક ને કંઠ મહાત્મા અક્રમિક ને કંઠ જગતનો માર ખાઈને જગતનો માર ખાઈને અપૂરો હારે શુર સંબંધ અપૂરવ હારે સુરભિ સંબંધ પરમ સન્મુખે કેવડ બીજ પરમ સન્મુખે કેવડ બીજ નિરંતર ભરતી જ્ઞાન પૂનમ નિરંતર ભરતી જ્ઞાન પૂનમ અરત પરમાર્થે સુખદ કંદ પરમાર્થે સુખદ સદંતર શાંતિ ઓમ શુજમ સદંતર શાંતિ ઓમ સુજમ જગત બ્રહ્માંડી સમયાસાર જગત બ્રહ્માંડી સમયાસાર પ્રગટ મહાતમ ઉરે વરજો પ્રગટ મહાતમ ઉરે વરજો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નગર ગલીને શેરી ચોટે નગર ગલીને શેરી ચોટે ગુંજન એક જ નામ ગુંજન એક જ નામ જય દાદા ભગવાન ધરતી નવી નવરસા નવી જ ધરતી નવી નવરસા ઓ ઉત્તમ રસ કસ પામ ઉત્તમ રસ કસ પામ સુફલા માતૃભૂમિ સુફલા નગર ગલીને શેરી ચોટે નગર ગલીને શેરી ચોટે ગુંજન એક જ નામ ગુંજન એક જ નામ જય દાદા ભગવાન જય દાદા ભગવાન નવતર ચણતર નવી જ દુનિયા નવતર ચણતર નવી જ દુનિયા નવલા ઘડતર ગાન નવલા ઘડતર ગાન નવનીત પદ સતકામ નવનીત પદ સતકામ જગ કલ્યાણક કરુણાનિધિ જગ કલ્યાણક કરુણાનિધિ હે શાશ્વત સુખધામ હે શા શાશ્વત સુખદા નિત નિર્મલ નિષ્કામ નિત નિર્મલ નિષ્કામ નવી જ ધરતી નવીન વરસા નવી ધરતી નવીન વરસા ઉત્તમ રસ કસ પામ ઉત્તમ રસ કસ માતૃભૂમિ સુફલામ માતૃભૂમિ સુફલામ જન્મ મરણની પૂર્ણાહુતિ જન્મ મરણની પૂર્ણાહુતિ નિજ ક્રાંતિ વિક્રાંત નિજ ક્રાંતિ વિક્રાંત જય સ્ફુરણામય જ્ઞાન जयस्फुरणामय ज्ञान सकल जगतना पळगा कूद्या सकल जगतना पळगा कूद्या पोचा जय ब्रह्मा जय ब्रह्मा જય નિર્માણી વિરામ જય નિર્માણી વિરામ નગર ગલીને શેરી ચોટે નગર ગલીને શેરી ચોટે ગુંજ એક જ નામ એક જ નામ જય દાદા ભગવાન જય દાદા ભગવાન બ્રહ્મ સકલના અડીઠ વિધાતા બ્રહ્મ સકલના અદિઠ વિદાતા અમૂર્ત શિલ્પક સા અમૂર્ત શિલ્પક શા સ્થિર નિર્વાણી વિતાન સ્થિર નિર્વાણી વિતા નિરાગી ઘડતર સતચિત આનંદ નિરાગી ઘડતર સતચિત આનંદ હે ઇલમી સતકામ હે ઇલમી સતકામ સ્વધર્મ ક્રાંત કલામ स्वधर्मक्रान्त कला सिद्ध मन्दिरमा अमूर्त शिल्पी सिद्ध मन्दिरमा अमूर्त शिल्पी जय दादा भगवान् जय दादा भगवान् તીર્થ ભૂમિ તુજહા સિદ્ધ મંદિરમાં અમૂર્ત શિલ્પી સિદ્ધ મંદિરમાં અમૂર્ત શિલ્પી જય દાદા ભગવાન જય દાદા ભગવાન તીર્થ ભૂમિ તું જહાં તીર્થ ભૂમિ તું જહાં અબોલ ગાયક અવાચ વાણી અબોલ ગાયક અવાચ વાણી अलेख गायकी गान अलेख गायकी गान संज्ञा संगनि सलाम संज्ञा संगनि सलाम नगर गली ने सेरी चोटे नगर गली ने શેરી ચોટે ગુંજન એક જ નામ ગુંજન એક જ નામ જય દાદા ભગવાન જય દાદા ભગવાન મન બુદ્ધિને ચિત્ત હંકારે મન બુદ્ધિને ચિત્ત હંકારે કુંજત કેવળ નામ કુંજત કેવળ નામ જય દાદા ભગવાન સદા ભગવાન અસ્થિ મજા રક્તને રચમાં અસ્થિ મજા રક્તને રગમાં ગુમ્મત દાદ નામ ગુમ્મત દાદ નામ જય દા દાદા ભગવાન જય દાદા ભગવાન સિદ્ધ મંદિરમાં અમૂર્ત શિલ્પી સિદ્ધ મંદિરમાં અમૂર્ત શિલ્પી જય દાદા ભગવાન જય દાદા ભગવાન તીર્થ ભૂમિ તું જહા તીર્થ ભૂમિ તું દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન ના જય જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો થઈ ગયું હા દાદા આજે શ્રીનાથજીનો પાટોત્સવ છે એવું કંઈ પેપરમાં આવ્યું અરે રણછોડરાય પેપરમાં શ્રીનાથજી લખ્યું છે આજના કંઈ પેપરમાં શ્રીનાથજી એટલે ડાકોર પણ હશે પણ શ્રીનાથજીનું પેપરમાં છે આ તીજ છે ને આજે ત્રીજ એનું મહાપુરુષ શ્રીનાથજી એટલે અસીમ જે જે કરો બનાવ્યા શ્રીનાથજી ના જ હતા સમરો કોને શ્રીનાથજી ના હતા કઈ ગયા ડૉક્ટર હે ડૉક્ટર તમારે અંદરના શ્રીનાથજી હ એ શુદ્ધાત્મા ભગવાન સમજાયું ને પણ અત્યારે એ પ્રજ્ઞા શક્તિ તરીકે ખુલ્લા થયા છે હમ આપણે દ્રષ્ટિ ખુલી પ્રજ્ઞા શક્તિ સેટ થઈ ગઈ ને દ્રષ્ટિ ખુલી ત્યાર પછી આપણે આ મન વચન કયા જોડે પડોશી સંબંધથી જીવીએ છીએ શુદ્ધાત્મા ભાવે સમજાયું મીનાબેન કે નહીં કે મારે બોસ્ટન આવવું પડશે સમજાવવા બોસ્ટનમાં છે ને ફ્લોરિડા અચ્છા પહેલાં બોસ્ટન હતા બોસ્ટન આપણે મળ્યા હતા અને તબિયત સારી છે ફોવાની ને બહુ સારું કેટલા દિવસ રહ્યા ત્યાં ચાર દિવસ સુરેશભાઈ વાલા છે ને તમારા <laughs> નાના બધાને વાલા હે હા એ તો છે છે એમના ફોઈ ફુવા અને એમના સિસ્ટર બંને સિસ્ટર અરે સિસ્ટર અરે બરાબર જીરાજી રસિકભાઈ રસિકભાઈ બધા ઓળખે આ તો અમારો વ્યવહાર બધો એમની પાસે છ ગામનો બધો જે કોતે પણ હવે કહે છે કે ના બધું કહ્યું નહીં તો પહેલાં તો બધાનું કુટુંબ વાત એ બધું કહી આપે ને એ કુદરતી છે બધું એ અમારા કાકા હતા કાકા એવા જ હતા જય સચ્ચિદાનંદ અશોકભાઈ સાહેબ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ તો આજે આપણે શું વાત કરીએ કહો થોડા બાકી છે આગળના લઈ લઈએ એમ કહો છો અચ્છા હો ધીરુભાઈનો બાકી હતો અને ત્રીજું આવ્યું છે બ્રિજ બ્રિજ એક જ છે ને તારો ભાઈ આ કાગળ છે તે જ ને સારું આ ત્રણ લઈ લઈએ હમ પછી આપણે કૃષ્ણ ભગવાનની યોગેશ્વર કૃષ્ણ ભગવાનની વાતો કરીએ મીનાબેન ચાલે ખરું સાહેબ હમ આપણે પેલા બે ચારમાંથી આ સુનિતાબેનના હતા ને એમાં બાકીના બે લઈ લઈએ દાદાજી પૂરણ ગલન મેં દ્રોહ કી ભૂમિકા તો સ્વાભાવિક હૈ દ્રોહ દ્રોહ લખ્યું છે એને અને હું પેલા પેરેલ થીસીસમાં લખ્યું છે એની આગળ જોઈ લઈશું દાદાજી पूर्ण गलन में द्रोह की भूमिका तो स्वाभाविक स्वाभाविक ही है पर विद्रोह का आगमन कब और किस प्रकार की भूलों से हो जाता है जो स्वाभाविक महात्मा दशा को आवृत कर सकता है इसकी परम प्रकाशक सम्यक समझ समझाने के हेतु विनंती તો એ એ હિસાબ છે બરોબર છે દોહરો વિદ્રોહ દ્રોહ એ બતાવે છે દ્ર- ભૂમિકા એ પ્રકૃતિ સ્વભાવની બતાવે છે પ્રકૃતિ સ્વભાવની એટલે પાછળ હિન્દીમાં ધ્રુવ શબ્દ હશે એટલે પાછળ આપણાથી જે વિભાવ સ્વરૂપ ભાવનાઓ થઈ ગઈ હતી અને જામી ગઈ હતી એવી એ દ્રોહ થયો હતો જામી ગઈ હતી અને જામી ના જાય એવી હોય એના કારણે આ ભટક ભટક કરવાનું એના જ કારણે એનામાં કોઈ દમ નથી કોઈ જાતનો આ ફોગ હોય અને થોડો વખત થાય આપણે રાહ જોઈએ ને ઉડી જાય એવો પણ એમ એમ ઉડતો નથી કારણ કે પોતાનું જ એ બધું આખું વમણ છે ગેસરૂપી છે બધું એટલે એમાં કશું કોઈનું ચાલે નહીં અહીંયા આગળ કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કહ્યું કે જ્ઞાની પુરુષ એ બધા કર્મો કર્મોને ભસ્મીભૂત કરી શકે છે કર્મો એટલે અજ્ઞાન ભાવે થયેલા કર્મો અજ્ઞાન ભાવે એ બધા ભસ્મીભૂત કરી શકે છે એ આ બધા ફોગ જેવા એવા બધા હોય છે પણ જામી ગયેલો ભાગ એ દ્રોહ છે એમાં એ તો સ્વાભાવિક છે પ્રકૃતિ તો સ્વાભાવિક છે જ બધા ધર્મોના હિસાબે જેઓ શુદ્ધાત્મા સ્વાભાવિક છે પોતાના સ્વભાવથી છે પ્રકૃતિ પોતાના પ્રાકૃત સ્વભાવથી છે પણ એમાં એ કહે છે કે વિદ્રોહ કા આગમન કે વિદ્રોહનું આગમન થતું નથી પણ એને આપણે પેસવા દઈએ તો આપણામાં શું કહ્યું એટલે આજે પ્રકૃતિ એ પ્રકૃતિ સ્વરૂપ છે અને પ્રકૃતિના ગુણો આપણે જાણી લીધા નાશવંત વિનાશી બધા અને આપણે આપણું સ્વરૂપ પ્રાપ્ત થયું અને આપણા સ્વરૂપના બધા જ ગુણો જાણી લીધા એટલે બધા જ અવસ્તુ અને વસ્તુના બધા જ ગુણો સારી રીતે જાણી લીધા છે અને વચ્ચે ડિમાર્કેશન થઈને આપણે અંતરાત્મા દશાએ છીએ એટલે હવે એ આગમન આપણે એને એલાવ કરીએ તો જ થાય નહીં તો ના થાય હવે એલાવ કેવી રીતે કરીએ વિદ્રોહને તો કે પેલો દ્રોહ થાય છે એનો સામનો કરીએ તો શું કહ્યું એનો પ્રતિકાર પડકાર કરીએ તો એના બહુ શક્તિ છે આત્માની પરમાત્મા શક્તિ તો છે જ પરંતુ આ પ્રકૃતિ પર એટલી બધી શક્તિ છે અને એમાં તો ભગવાન જંજીરમાં ઝપડાયેલા છે બધા એટલે મિત્રો એટલે મહાત્માઓએ જાગૃતિ અંતરાત્મા દશાએ રહેવાની જેવી રીતે બધા નેશનોમાં દેશોમાં બધાએ પોતાની બોર્ડરની જાગૃતિ રાખવી પડે છે ને એ સતત રાખવી જ પડે નહીં એમને એમ લાગે કે ચલો હવે આ થોડા વખતથી કશું થતું નથી થોડું ખેંચી લો તો પાછું થઈ જાય આ ખેતરોમાં જાગૃતિ રાખે છે બાણ મૂક્યું હોય ને તો એ એટલે કે બાળમાળ બહુ છે નહીં વધારે આવું તો આપણે એક બે દબાવો એક બે ફૂટ બે ફૂટ એવું કરે સાહેબ કરે છે તમે હજુ ખેતરનો ખબર નથી અનુભવ નથી તમને દબાવવાની વૃત્તિ હોય બધાની સમજાયું ને હવે અંતરાત્મા દશા થઈ એટલે આપણે આપણું ભગવત સ્વરૂપ સાચવી જાણીએ પ્રજ્ઞા સ્વરૂપે છે ને પ્રજ્ઞા સ્વરૂપ અને એનાથી જે આપણો ભગવત વ્યવહાર થાય છે એમાં આંચ ના આવવા દઈએ ભગવત વ્યવહાર સમજાયું શરીર સાથે રહીને આપ સમજ્યા ને ભગવત વ્યવહાર એટલે એ વિદ્રોહ એને કહે છે અને કિસ પ્રકાર કી બોલો છે કે આજ્ઞા ધર્મ એ જ આજ્ઞા એ જ ધર્મ છે અને આજ્ઞા એ જ તપ છે એટલે એ વખતે જ્યારે તપની ભૂમિકા આવે છે ત્યારે આજ્ઞા એ તપ છે એ આપણા પુરુષાર્થ કરવા માટેનો અને પરાક્રમ થાય એના માટેનો બીજો ભાગ છે આપણા જીવન આજ્ઞા ધર્મના જીવનમાં તેમાં આપણે જરાક ઝોકું ખાઈ જઈએ છીએ જ્યારે તપનો પ્રસંગ આવે ના સહન થાય લાલ લાલચોળ થઈ જાય અંદરથી કોઈને કહેવાય નહીં સહેવાય નહીં એવી પરિસ્થિતિ થાય ત્યારે આપણે ધીરજથી શું કહ્યું એટલે ધૈર્ય તો જોઈએ અને કાચું પડતું હોય કોઈને બધી ચંચળતા હોય અને અસાહજિકતા ને એવું બધું હજુ આમાં આ જીવનમાં આપણે વર્તાતું હોય ત્યારે એને કેળવવી પડે ધીરજને એકદમ તો તપ નહીં થાય ધીમે ધીમે જે થાય તે એમ કરીને કેળવવું તો પડશે જ તો જોડે જોડે ધીરજ કહેવાય એકદમ તો કેળવાય એવી નથી આ કાળ બહુ વસમો છે બહુ વસમો છે બહારથી લાખ ધીરજવાળો દેખાય અંદર અધીરજવાળો હોય જોજો પ્રકૃતિ મહાજબરી છે કામ એનું હમ ધીરજવાળો પુરુષ તો એને જુદી જ જાતનો હોય છે સમજાયું ને એટલે આપણે શરીરથી જીવેલા આવે છે ને નથી એટલા બધા ટેવાયેલા છીએ તો શરીરથી થાય તે જ બહાર દેખાય બધાને બરાબર છે આમ કહીને આપણે બેસી રહીએ છીએ ના એવું નથી અંતરને શરીરને બહુ આખો ફરક છે ટોટલી જોડે ને જોડે છે તોય બિલકુલ નજીક છે અત્યંત નિકટ છે એ એટલે એ આપણે આજ્ઞાધર્મ ચૂકીએ છીએ ત્યાં આગળ થોડો પ્રમાદનો ભાગ છે એ પ્રમાદનો ભાગ એના કારણે આવું બને છે એટલે માટે આપણી દશા આવૃત તો નથી થતી પરંતુ તે વખતે એ સંભાવ નિકાલ એટલે નિકાલ થવાનો હોય કુદરતી નિર્જરા થાય છે ના થાય અને પેન્ડિંગ પડી રહે કોણ આવ્યું છે આવું છે હા હા તો એ કુદરતી નિર્જરા થાય છે પણ આપણે એને થવા દેવી જોઈએ તે આપણાથી નથી થઈતી એટલે પેન્ડિંગ રહે પછી કારણ કે આપણી નજરા નજરાવી જોઈએ ને નજરા થતી નજરાવી જોઈએ નજરાવી ના જાય ને પેલું આરસમાં રહી જાય શું થાય એટલે પેલી પેન્ડિંગ રહે સાહેબ મને રજા નથી આવતા એટલે પેન્ડિંગ રહે તો પછી ફરતી આવીને ઊભી રહે પાછી આટલું જ છે એટલે આ રીતે છે એ ઇસકા પરમ પ્રકાશ આ જ પરમ પ્રકાશ છે આપણે આપણે બધાને પ્રાપ્ત છે આ તો બધો સમજાયું ને પરમ પ્રકાશ એટલે દાદા ભગવાન સ્વરૂપ પરમાત્મા પ્રકાશ આપણે જ આપણને આપણી પ્રજ્ઞા આપણને બોધ આપ્યા કરે આપણે એટલે મીનાબેનને આપણા મનવચન વચન કાયાને આપણા પ્રજ્ઞાથી આપણને જ બોધ મળ્યા કરે કે જો જો અહીંયા ચૂક ના થાય હા ગલી ચૂકી આવે છે લપસણી જગ્યા આવે છે સાચું હિન્દી ભરીને ચાલો પ્રજ્ઞા ચેતવે જ છે સતત ચેતવ્યા કરે છે આપણને એની પાસે બધું જ છે હમ શબ્દ નથી છતાંય ચેતવવાની શક્તિ છે ને કારણ કે એ ચૈતન્ય પક્ષી છે શું કહ્યું ચૈતન્ય પક્ષી ચૈતન્ય શબ્દ ઘણો મોટો છે ચૈતન્ય એટલે આપણું આજ્ઞાધર્મ આપણને ચૈતન્યના મહા મહાદશામાં એ ખુલ્લો કરતો જાય છે આપણો આજ્ઞાધર્મ એનું જેમ જેમ એ પ્રકારનું જીવન જાય તેમ તેમ આગળ જઈએ સાહેબ બધા હમ આમાં કંઈ છે કંઈ બરાબર થઈ ગયું ચોથું છેલ્લું છે દાદાજી હર શબ્દ અલગ હૈ उसका क्षेत्र अलग है पर शब्द शोर कब और क्यों बन जाते हैं शब्द शोर दोनों तरफ से बोलते हैं क्यों बन क्यों बन जाते हैं दादाजी शब्द श्यादवाद होते हैं या वाणी इसका गुह्य कल्याणकारी वेद समझाने की कृपा करें એ શબ્દના બારામાં એમને પૂછ્યું છે બધું આ તો શબ્દ એના માટે તો આપણા ભારત વર્ષમાં આખું વેદાંત ઉપનિષદો જૈન દર્શન બધા શાસ્ત્રો એમાં ખૂબ ખૂબ એના માટે કહેવાયું છે પણ દાદા ભગવાને જે આખો પ્રકાશ આ કળિયુગમાં પડ્યો સતયુગી પ્રકાશ એ ક્યાંય નથી પડ્યો શબ્દને બાબતમાં શબ્દની બાબતમાં શબ્દમાં સંસાર ઊભો કરી દેવાની પણ અપાર શક્તિ છે અને સંસારથી મુક્તિ પામીએ એટલે કે મનથી મુક્તિ પામનારની સાથે જ આપણે શબ્દથી પણ મુક્તિ પામી જઈએ છીએ છતાં આપણું શરીર મન વચન કયાનો વ્યવહાર તો બધો રહ્યો તે મન વચન વ્યવહાર એ શબ્દો વગર વ્યવહારમાં રહી શકશે નહીં એટલે એ શબ્દ જ રહ્યો તે આપણો ના રહ્યો મન વચન કાયાનો અને એ શબ્દ એનો ગુણ નથી એ મન વચન કાયાનો પ્રકૃતિનો ગુણ ન હોય પરંતુ ગુણ છે પણ ખરો કઈ રીતે તો કે એ ઘર્ષણથી ઉત્પન્ન થતી અવાજની સ્થિતિ અને મન વચન કાયામાં વાણી સ્વરૂપે નીકળતી આખું આ તંત્ર છે બધું શરીરનું એ માધ્યમથી આખી નીકળતી એટલે આપણું મોડું છે ને ઇઝ માસ્ટર વોઇસ બની જાય છે શું કહ્યું એ છે જ એટલે પછી આપણે એના પરથી પેલા માસ્ટર વોઇસ ખોર્યા આપણે બધા ખબર છે મોટા જમાના પેલા ભૂંગરાવાળા હતા ને આપણા જમાનામાં આ શબ્દ છે એટલે શબ્દ શોર જે કહો છો તમે એ તો આપણે શોરના શોખીન હતા શોર થઈ ગયો તો શોર બકોરનો એટલે એ તો પાછો આવે ને આપણા બોલાયેલો તો આપણાથી રવાના થવો જોઈએ ને એને આપણે છૂટા થયા અને પ્રેમથી એને જોઈએ આપણે ઓહો તું આવ્યો એટલે તું તો હું હતો તે જ આવ્યો ને કંઈ વાંધો નહીં જા પ્રેમથી જા તારે જો કંઈ વાંધો એવું કયું કહેવું પડે એની જોડે આ પ્રજ્ઞાનું આ જ ગુણ છે અને આપણે શબ્દથી આજે કેટલા વખતથી આવ્યા છે એટલે શબ્દથી છૂટવું સહેલું નથી એટલા માટે અંતરથી આપણે આવી રીતે આપણી રિયલ ભાષાથી રિલેટિવ વ્યવહારને વાણીરૂપી વ્યવહારને ખાસ કરીને ડીલિંગ કરતા રહેવું જોઈએ શું કહ્યું અને જેટલું રિયલ ભાષાથી એટલે પ્રજ્ઞાએ કરીને આપણે એની જોડે રિલેટિવલી ડીલિંગ આપણે જ આપણી જોડે કર્યા કરીએ તો એના પડઘા સમન થતા જશે પડઘા બહુ છે એના પડઘા પડે ને આગળ અજ્ઞાન બામાં નાખાઈ ગયેલા અને એમાંથી આ શરીરમાં બંધાઈને આવ્યું એનું બંધારણ છે આ બધું બોલવાની વાણીને આ બધું તંત્ર ફિઝિકલ અને એન્ટોમિકલ તેમાં આજે મુક્ત થયા પછી આપણે એને મુક્તિ આપવી જોઈએ કે નહીં એ મુક્ત થયો છે પણ હજુ એ આપણી નજરાનીમાંથી મુક્ત થવા માટે રાહ જોયો છે રાહ સાથી જોયો છે કારણ કે રાહ જોવાનો આપણને શોખ હતો શું કહ્યું અત્યારે હજુ છે પડઘા છે બધા એના બહુ બધી બાબતો જે તે બાબતમાં જોયા કરજો હે સોનલબેન ના પાડસ લે હા બહુ બધો આપણે બધાને છે હા હું કહું છું તું મન નથી એવું નાખી સમજશો પછી બધા કંઈ નહીં કંઈ થોડે વખતે આવશે હોય જ હે પણ નિમેશાનજી ના પાડે લો <laughs> અચ્છા એટલે શબ્દ શોર તો બીજું કશું નથી પરંતુ શબ્દ પછી આગળનો એવો આવ્યો હોય સહન ના થયો હોય ને ત્યારે થઈ જાય એટલે શોર જેવું હોતું નથી સુનિતાજી એટલે એમાં મૂજાશો નહીં જરા પણ બિલકુલ ના મૂજાશો અને શબ્દ સ્યાદવાદ હોતો અહીંયા વાણી તમે પૂછ્યું તો વાણી સ્યાદવાદ હોય શબ્દ નહીં શબ્દ મુક્ત શબ્દ હોય તો સ્યાદવાદ ગણાશે પણ વાણી તો બોલાતી છે એટલે શબ્દ ને વાણીનો શબ્દ જ બહુ જુદો છે એટલે આમ શબ્દ ગણાય વાણી ગણાય પણ અત્યારે સ્યાદ વાદ વાણી આવી રીતે સમજાય છે વાણી બોલાતી વાણી એટલે કોઈ પણ નકારાત્મક ભૂમિ ભૂમિકાને એ નકારે નહીં શું કહ્યું હા હા આપણા આદિનાથ ભગવાનના વખતમાં શું નક આ હા ના ને હતું ને શું હતું હકાર નકાર મકાર હકાર નકાર હા એ નકારને સ્વીકારી લે નકારને સ્વીકાર એટલે ત્રણ વાગે આદિ આદિનાથ ભગવાનમાં મૂકી દેવું હતું સાહેબ કારણ કે માણસો સીધા હતા ભોળા હતા બધા બધા ભોળા સમજ્યું સરળ નતા સરળતા જ ક્યાંથી લાવે એ તો મોટી ભાજગર છે એટલે આ શબ્દ સાદવાદ વાણી અને એના માટે તમને બરોબર આગળ જઈએ છે હરીશ શાહ ઓ સાહેબ અરે તમે મોટા આપશો એમને કવિત્વ ભાષામાં પૂછ્યું છે કે હે દાદા ભગવાન જ્ઞાનીને જ્ઞાનનું સમજાવો વિજ્ઞાન એટલે કવિ કવિતા જ છે ને તો એ છે જ કવિ મૂર્ત પાછા હે મજા કરાવે એવા જ્યોતિબેન કઈ ગયે હે રિનીબેનને આપણા આવ્યા હતા પાણેજે મહીસું આપણા મેહુલભાઈ કાલે સાહેબ હતા ડૉક્ટર સાહેબ અને કાલપુરવાળા બહેનનું થોડી વાત કરીને તો ખુશ થઈ ગઈ એકદમ મેં કહું મારી આગળ અડધો પોણો કલાક એક બેઠી હતી અને એને એટલું આનંદ બોલી જ નથી બિલકુલ અક્ષર રડી પડી બહુ મેં કહું મૂજાશો નહીં આ તમે આયા છો તમારો યોગ હશે તો અમારે કાનપુર આવવું પડશે <laughs> કાનપુર આપણને કોણ રાખવાનું છે હે કાન અમરે ત્યાં આગળ ક્યાં જઈએ આપણે <laughs> એવું એ કાનપુરની સિટી માટે કહેવાય છે આવું બધું સમજાયું ને આટલી મોટી ભારત સરકાર ત્યાં એનું કશું ચાલે નહીં સ્ટેટનું ચાલે નહીં કોઈનું એવું બધા બધા નહીં પણ મોટાભાગે તો જ્ઞાની જ્ઞાનનું અને જ્ઞાનનું સમજાવો વિજ્ઞાન જ્ઞાની એટલે દરેકને જેને એમની જોડે પરિચય થયો હોય અને પરિચયથી એમને એમનું જેટલી સમજને ઓળખાણ પડ્યું હોય એ સમજને ઓળખાણથી એમનામાં એ પોતે જ દેખાય કોઈ પણ હોય જેને જેટલી સમજને સમજણ પડી હોય અને એનું દિલ મળ્યું હોય એમની આ બે આંખોએ આંખોય મળી હોય કારણ કે એમની બે આંખો એમની છે જ નહીં એટલા માટે કહેતા મારી આંખની જોડે આંખમાં મેળાવતું દાદા બહુ વસ્તુ સમજવાની આ બધાને આપણને આજે જેવું આપણે વિકાસ થાય ને પ્રગતિ થાય દરેકને હોય મુખ્ય વસ્તુ આંખ છે આખા શરીરમાં આંખ મુખ્ય છે આખા શરીરમાં આંખથી ગમે તેવો હોય મનુષ્ય એની પરખ થઈ જ જાય એટલે જ્ઞાનીને ઓળખવા માટે બે સાધનો છે આંખથી જોવાનું સાધન છે સૂક્ષ્મ છે જરા ઝીણું છે જેને જોતા આવડે એનું કામ છે અને બીજું છે એમની વાણી શું કહ્યું વાણી તમને વળતી કડક બધી લાગે છતાંય એમાં કડકઈ ના હોય જરાય જરાય નહીં હોય એવું તમને અનુભવ છે તમારો તમને કઈથી અનુભવ થયો હું તો વળતો નથી કોઈ દાડો <laughs> અમારે તો રાઈટ છે એમને બરોબર ના મારે આમ ધીમે ધીમે આમ કંઈ <laughs> કરીએ એમને તો અમારા હરીશભાઈ સાહેબને આપણા આફ્રિક અરે અમેરિકામાં બહુ પ્રખ્યાત આર્કિટેક્ટરની ઓફિસ હતી એમની સાન ફ્રાન્સિસ્કોમાં રિટાયર થયા બંને જણા આર્કિટેક્ટ છે બહુ જ સિનિયર આર્કિટેક્ટ છે બધા અને એમના જાપનીઝ પાર્ટનરથી એટલે એમના દીકરો અને એમની બ્રાહ્મણ સાઉથ ઇન્ડિયન દીકરી એ બંનેને હોપીને નીકળી ગયા એવું દીકરો આર્કિટેક છે પાછો પ્રખ્યાત છે આપણું રિસર્ચ સેન્ટર બનાવ્યું તે શાહ સાહેબ અરે આ હરીશભાઈ સાહેબ રિસર્ચ સેન્ટર આખું તેમ અમેરિકા બેઠા બેઠા કંઈ કામ લે પણ એક બધી ગોઠવણી કરી હતી સરસ તે બધા આપણા શેષગીરી રામ આવ્યા અને તે દિવસે એને ઓપનિંગ થયું એ એટલા બધા ખુશ થઈ ગયા હતા અને સરસ્વતી માતાની પૂજા થઈ તે વખતે તો બંને જણા આવ્યા હતા ને લોકો તો એમને ધર્મપંથી સાથે એ કોઈ દિવસ બહાર નથી નીકળતા હવે ત્યાં ફિલાડેલ્ફિયા રહે છે ને નથી ત્યાંથી નીકળતા એમના દીકરાને ત્યાં શેષગીરી રાવ આપણા તમે જાણો છો એટલે જ્ઞાની અને શાસ્ત્રોમાં આ જ ઉલ્લેખ છે જ્ઞાન જાણવું હોય તો જ્ઞાની પાસે જવું જ પડે એનો છૂટકો જ નથી પણ આપણે જથી બોલીએ છીએ એટલે જ્ઞાન જ્ઞાનીમાં કળો એવું મોગમ એમાં લખેલું છે જ્ઞાન જ્ઞાનીમાં કળો કળો આપણે કોઈ વસ્તુ શોધવી એને બહુ શોધ શોધ કરી ના મળતી હોય એને કહે છે ને અને મળે કળો એ કળો શબ્દ બહુ બજારો છે શોધો ઢૂંઢો આ રીતનું છે એટલે જ્ઞાન જ્ઞાનીમાં ઢૂંઢો પરંતુ જ્ઞાન જ્ઞાની મળવા મુશ્કેલ ને જ્ઞાનીનો ઓળખાણ લક્ષણ શું એટલે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં બતાવ્યા પાછા સમજાયું કૃષ્ણ ભગવાને ગીતાજીમાં બતાવ્યા એ કે જ્ઞાન માટે ઢૂંઢતા આ બધા છે ચાર જણા એમાં કોણ કોણ છે આવી રીતે બતાવ્યું સમજાયું ને અને આ ચારેમાં મને પ્રિય હોય જે મારું હૃદય હોય તે જ્ઞાની જ્ઞાની એટલે એ ગીતામાંથી દોહન થવું સહેલું નથી ને ગીતામાંથી દોહન થવું સહેલું નથી ને આજે બધું છે પરંતુ એ ગીતા અને ગીતાના વચનો હતા તે અર્જુનને સમજ આપવા માટે હતા કારણ કે એની જોડે ભગવાન હતા તેને કંઈ સમજવાની જરૂર જ નથી એનું સારથીપણું સ્વીકારેલું છે એમને સારથીપણું અને આપણા માટે આ અદ્ભુત આ કળિયુગમાં આ જ્ઞાન ભેદ જ્ઞાન ખુલ્લું થયું છે અને ભેદ જ્ઞાન અને એના પ્રતાપથી આપણને આપણું સ્વરૂપ જ્ઞાન અને પ્રકૃતિ ને પ્રકૃતિ વિશે આપણે હતા તે એ બંનેનું આખું ભેદાંકન થઈ અને અદ્ભુત ભેદ જ્ઞાન પ્રાપ્ત થયું છે આપણને બધાને અને એનાથી આપણે અત્યારે આપણો વ્યવહાર ચાલ્યા જાય છે એ બધો સમજાયું ને એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું પણ અર્જુન સગા વાલાના બધું એટલે ગભરી ગયો હતો આ સંજોગો એને ખ્યાલ એને ધાર્યું નહોતું હવે એને એને ખાસ કહેવામાં આવ્યું કે થાય તે કરી લે જા એટલે પછી બધાએ નક્કી કર્યું નહીં હવે આપણે માગી લેવું શું કરવું આપણું હકનું છે કેમ ના મગાય એમ ચાલ્યું અને કૃષ્ણ ભગવાનને થોડીક નટખટ કરવી પડતી હતી શું પણ નટખટ શાના માટે કે સારા માટે સારા માટે આ ખોટું સારાને પજવે છે ને એને હેરાન હેરાન કરી નાખે છે તે ખોટાને નીકળી જાય એના માટે ખટપટ કરતા હતા પણ જેનામાં ખોટું છે એને એને રવા દેતા હતા એને રવા દેતા હતા છેલ્લે એને બોધ થાય છે એ બધાનો દુર્યોધનને બોધ જરૂર થાય છે હમ પણ એ જાણે છે પણ એ એટલો બળિયો હતો પરંતુ એ જમાનાના જીવો જેવા હતા બધા મન વચન કાયાની એકતાવાળા એટલે અદ્ભુત બધા સમજ્યું એટલે બે નેગેટિવ હોય તોય ના પોઝિટિવ હોય તોય બે રીતના એમને સમજાવવા માટે કૃષ્ણ ભગવાન છેલ્લે બધું થઈ જાય છે પછી આખું પ્રકૃતિનું વેદાંકન કરીને એને સમજાવે છે અને ભગવાનને અને પછી સમજાય નથી સમજતો કે સાચું બતાવવાનું કોણ છો આપ મને સમજ પડે બહુ સરસ છે આટલું એટલે પછી પાછું છેલ્લું યુદ્ધભૂમિ પર વિરાટ સ્વરૂપ બતાવવું પડે છે હવે વિરાટ સ્વરૂપ પહેલાં કોણ કોઈને ના દેખાય પણ એક વાણી જાય છે એમને દિવ્ય એ દિવ્ય કહે છે કે હું આ છું બધી જ રીતે એમને વર્ણન કર્યું ત્યારે બધાએ તો કૃષ્ણ અર્જુન કહે છે સાહેબ હવે આપણા અસલ રૂપમાં આવી જાઓ આ બધા એ થઈ જશે બધું પણ એને ખબર નથી કે બીજા કોઈને દેખાવાનું નથી તને એકલાને દેખાવાનું છે એને ખબર નથી સમજાયું ને પણ એમનો હવા દિવ્ય ધ્યાની અને એનો પ્રતાપ ને આ બધું છે તે હમ એટલે અર્જુનને માટે હતું એટલે આપણે પુણ્યશાળી હતા બધા એટલે પુણ્યનો ભાગ આપણો અર્જુનનો શું કહ્યું અને સારથી સ્વરૂપ ભગવાન કહે છે કે લો હવે મને કેટલા વખત તમારું સારથી હું કેટલું હાંકું તમને એટલે તમે તમારું હાંક્યા કરો તો અંદર જ હું સાથી ગોઠવી આલું છું તે પ્રજ્ઞા ગોઠવી આપી આપણને મીનાબેન સમજાય કે સમજો તમે ડૉક્ટર છો તો હે ફ્લોરિડા ગયા છો કયા સિટીમાં કયું અચ્છા અચ્છા ફ્લોરિડા તમારે બે ત્રણ વખત જ જવાનું થયું છે એટલે ખ્યાલ નથી બહુ હા શૈલેષ આનંદજી આવે જાય ના હવે તો બહુ સરસ જશે એ તો બહુ સરસ આવે બધાને ઓપન થાય છે ધીમે ધીમે કમરનું ફૂલ ખીલે છે કે હતું તો ખર બધું જ છે અંદર પણ આ સંજોગોનો પ્રેશરમાં શું કરે એવું સાહેબ પ્રેશર લીધું થાય તો ખીલે બધા આપતા બધા બહુ ખીલ્યા છે બધા બહુ સુંદર ખીલ્યા છે ત્યાં જાય છે ત્યાં એમને સત્સંગ થાય છે ને એટલે બધા બહુ ખુશ રહે છે એટલે હરીશભાઈ જ્ઞાની અને જ્ઞાન એ બે અભિન્ન છે અને એ અભિન્ન છે માટે એમના થકી જ આપણે ભેદ વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણને આપણી વિજ્ઞાન સ્વરૂપ ખુલે ખુલતું જાય છે વિજ્ઞાન સ્વરૂપ એટલે હું શુદ્ધાત્મા છું એ શુદ્ધાત્માનું ચૈતન્ય ઘન સ્વરૂપ છે એને વિજ્ઞાન ઘન કહે છે ચૈતન્ય ઘનતા જેટલી આપણામાં અંદર થતી જતી જાય આ વ્યવહાર હાથે સાથે એનો નિકાલ થતાં થતાં તેમ તેમ એ વિજ્ઞાન આપણામાં ખુલ્લું થતું જાય વિજ્ઞાન એટલે બીજું કશું જ નહીં કે ગમે તે દેખાતું બધું થયું હવે એ જ્ઞેય સ્વરૂપ થઈ ગયું હવે જણાતુર થયું પછી જણાઈ જાય ત્યારે ઘન થઈ જાય જણી જાય એટલે પછી એમને જાણવાનું ના રહ્યું પછી ગંત રૂપે આપણે એ આપણને બહુ એટલે વિજ્ઞાન એનો પ્રભાવ બહુ પડે સમજાયું ને સૂર્ય જેવો પ્રતાપ ચંદ્રમા જેવી સૌમ્યતા મેરુ જેવી અડગતા અને સાગર જેવી ગંભીરતા ગંભીરતા એટલે ચિત્ત પ્રસન્નતા એ પાછી પૂરેપૂરી પૂરેપૂરી એ વ્યવહારમાં વ્યવહારમાં અંદર તો પરમાનંદ હોય એટલે આપણને આનંદ તો જરૂર છે આનંદ બધાને છે એ આનંદ ધીમે ધીમે બધાને ઉશે ઉશે બધાને આવે જ પરમાનસ એ ક્ષણો આવે જ છે આપણા વ્યવહારમાં જોજો થાય પણ આવે જાય એટલે ધીમે ધીમે એ થતું જતું જાય પણ એ એ એ તરફ આપણો વધારે ઉપયોગ હોય તો આપણને આ વિજ્ઞાનનો બહુ લાભ મળી જાય છે સમજાયું ને અને ફાઇલ ના હોય ત્યારે આપણે એ બધો લાભનો આવી રીતે આપણે પુરુષાર્થ પરાક્રમે કરીને પણ આપણે કરી શકીએ છીએ અને આના પ્રાપ્ત થવાના સંજોગો માટે ઉતાવળ હોય કોઈને બહુ ના પણ જે કંઈ ઈચ્છા હોય કે ભાઈ આયુષ્યના થાય બહુ સારું આવે શુભમર થઈને આવું તો સામાયિક આ પ્રતિક્રમણ આટલા પ્રયોગો રાખી પ્રતિક્રમણ તો અવશ્ય એ આવશ્યક છે આ કળિયુગમાં ખાસ આવશ્યક છે આજ્ઞાધર્મ સાથે કારણ કે આજ્ઞાધર્મ બધો એવો આપણને મળ્યો છે કે આપણો અપ્રતિક્રમણોને બધાનો ભંડાર પડેલો છે અને ખાલી થવા માટે છે અપ્રતિક્રમણ દોષો બધા જ હમ અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન બધું જ સમજાયું ને એટલા માટે આખું આજ્ઞાધર્મ અને વ્યવહારમાં વ્યવહારની શુદ્ધિ કરવા માટે અપ્રતિક્રમણની ક્રિયા એ સંભાવે નિકાલની ક્રિયા છે અને એમાં સામાયિક પણ આવી જ જાય છે પણ અવશે આવે બધી અસલ તો અર્થ બહુ જુદો છે સામાયિકનો એટલે કે બ્રહ્મમાં બ્રહ્મની બ્રહ્મની ચર્યા શું કહ્યું સામાયિક એવી છે એટલે શુદ્ધ એ એટલે પ્રજ્ઞા સ્વરૂપે થઈને આપણે શુદ્ધાત્માની જ શુદ્ધાત્મા શુદ્ધાત્માની બધી અવસ્થાઓ જોવા જવાના ને એમાં આપણે સ્થિર રહ્યા કરવું એવી રીતે આ શરીર સાથે રહીને એ તો પ્રયોગ માળવો પડે છે ને બેસી જવાનો આખો મન કરીને આપણું ભેદ કરીને કે ઉમન વચન કાયા હરીશ અને હરીશના નામની માયા ભાવકર્મ કર્મ દ્રવ્ય કમથી તદ્દન ભિન્ન હું શુદ્ધાત્મા છું અને હે શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન હું આપના સ્વરૂપ થવા માટે ચૈતન્ય ઘન સ્વરૂપમાં પ્રસ્થાપિત થવા માટે આજે અજ્ઞાતા દ્રષ્ટા ભાવે આ હરીશ જેવો છે તેવો જેમ દેખાય તેમ એની સામે જોવા માટે બેસી રહ્યો છું કલાક માટે બસ એમ કરીને બેસી જ જવાનું પછી જે દેખાય તે દોરું દેખાય દોરું કારું દેખાય કારું જે દેખાય તે હરીશ દેખાય બધું બહુ જાત જાતનું આવશે બહુ પાર વગરનું આવશે અંદર ઘણો બધો બસા યોગીઓ કરે છે યોગ બધા <laughs> એમને રંગબંગો ચિત્રામણો બહુ આવે છે બધી સમજાયું ને આ શરીર તો એટલું મોટું સાયન્સ આત્મા સાયન્સ છે માટે આ શરીર સાયન્સ છે અને આજનું આપણું ઇનર સાયન્સનું અક્રમ વિજ્ઞાન છે તે ઇનર સાયન્સનું છે ઇનર એટલે મનુષ્યના દેહના અંતર અંતરનું સાયન્સ છે અને મનુષ્ય જીવી રહ્યો છે એ મનુષ્યને કેવી રીતે આપણે સમજી શકીએ સાયન્સથી એના માટેનું છે આ સાયન્સથી સાયન્સ એટલે ગપ્પું હોય જ નહીં કોઈ દાડો સાયન્સ એટલે હકીકત જ હોય આપ શું કહો છો કહો આ સાયન્ટિસ્ટો પોતાની હકીકત આપણે મનાવે છે કે નહીં હે એનું મનાવે તો આજની ટેકનોલોજી બધી છે તે આપણને દુઃખી તો ના જ કરે ને તે એનામાં ગુણ છે કંઈ દુઃખ દુઃખી કરવાનો આ બચ્ચું સમજી શકે એવું જાતો બચ્ચું પણ અને સાયન્સ દુઃખ જ ના કરે તે સાયન્સ કહેવાય ને સાહેબ એટલે સાયન્સ રિયલ છે પણ રિયલ છે માટે રિલેટિવ આટલા બધા ઊભા થયા નહીં તો કહેતી થાય એક ના થઈ શકે સાહેબ સમજાયું ને જ્યારે સારો વખત હોય મન વચન કાયા અને એની બધી આટલી એકતા હોય એટલે એની આપણે બહુ સારું યારીપણું રહેતું હોય આપણા નિશ્ચયોમાં વ્યવસ્થિત ત્યારે આપણું અંતર વિજ્ઞાન બહુ ખીલે એટલે ખરું વિજ્ઞાન અંતરનું છે અંતરનું અને તે માનવ જીવનના અંતરનું અને એ જ વિજ્ઞાન વ્યવહારના જેટલા જેટલા જેવા જેવા ભેદો છે બધા એ ભેદો એ કરીને સમજ કરીને જેની જેની વિકાસ થાય એ બધા ભેદો સમજવાની એવા એ ભેદોથી તમે એ વિજ્ઞાનને પીરસી શકો છો નહીં સમજાયું રજનીકાંત થઈ જાય નહીં તમે કરી રહ્યા છો ને હવે છોકરાને શીખવાડ્યા છો ને કઈ ગઈ તમારા ગુરુજી ક્યાં છે ગુરુજી <laughs> સમજાયું ને તમારે બધા અને પેલો આપણા શિકાગોના શાહ શું મનીષ કે હા he is head of the department છે હોય હા આ કમ્પેરેટિવ રિલિજન બધામાં એમ જ છે પાછું હમ એટલે તમે અને રાધે તો છે જ આપણા અને સાહેબ છે આ છોકરાઓની અંદર પર્વો બધાને છોકરાઓને ખાસ પર્વો હમ ખાસ પર્વો આમનું રામ છે બહુ જબરો છે મહાજબરો હે બહુ સરસ વિકાસ થયો છે શું કહો છો મોટેથી બોલો ભગીરથભાઈ આ લાલાનો અરે બહુ મજાનો છોકરો છે ના બહુ મજાનો એમાં ના નહીં ક્યાં આગળ જરૂર નિમો એને એગ્રીકલ્ચરિસ્ટ છે પણ નિમો તમે નો પ્રોબ્લેમ હમ અને એની પોતાની પોઝિટિવિટી બહુ છે બહાર આવવાની એ બહુ સારું લક્ષણ છે એનું joint joint executive president executive executive ત્યાં બેઠે બેઠો થઈ શકશે હે સારું કારણ કે લાલાભાઈને હવે એનું ઉંમર થઈ બધું થયું છે ને એટલે એને મૂકવાનું પણ લાલાભાઈનું માર્ગદર્શન રહેશે એને લાલાભાઈને આપણે એકેડેમિક રિસર્ચ માટે એકેડેમિક એકેડેમિક ડિપાર્ટમેન્ટ માટે એમને નિમે જરૂર નિમો નવું જરૂર નિમો he is very good excellent તમને કહી દઉં તમને આખો એનો સ્ટેટ બેંકનો આજે ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે આખો બ્રોડ અનુભવ મળશે અને આપણું એડમિનિસ્ટ્રેટિવ માળખું કેટલું એફિશિયન્ટ ને સારી રીતે કરવું કે બધા આપણે ત્યાં સ્ટાફને બધા ખુશ થઈ જાય બહુ જ ખુશ થાય પ્રેમથી કામમાં કરો એમને એમ જ લાગે કે આપણું જ કામ છે દર બધાને તમે પગાર બધા બધું જ આપશો જરૂર પણ આ રીતે વધારે થશે એ લોકોને દિલનું લાગે ને પોતાને શુક્લ દિન આપણે શું કામ નામ યોગેશ શુક્લ હા એમના સન રુચિરભાઈ છે ને આ બહુ એક્સલન્ટ એમને હવે પ્રોપર આ બધા આવે છે રુચિર છે તે રાઈટ છે રુચિર છે તે બહુ સારું કર્યું એક્સલન્ટ આ ત્રણ અત્યારે બહુ સરસ મળે છે તમને ઘણું સારું છે હા અને આમ ધીરે ધીરે નજર ફેરવે છે બહુ છે આપણી પાસે પણ જેનું જેવું એ હોય ને ઇનપુટ ને બધું એવા ને એ પ્રકારે આપી દેવાય એટલા માટે તો ઇકોનોમિક્સમાં ડિવિઝન ઓફ લેબર લઉં ફોર હેલ્ધી ઇકોનોમિક્સ શું હેલ્ધી ઇકોનોમિક્સ ખરું કે નહીં ઇકોનોમિક્સ હેલ્ધી હોવું જોઈએ કે નહીં પણ હેલ્ધી ક્યારે હોય કે નેબલ નોબલ હોય તો જ નોબલ નોબલ ઇકોનોમીથી જ હેલ્ધી ઇકોનોમિક્સ આપણાથી થાય નહીં તો કેમ એ વસંતભાઈ હશો કેમ બરાબર રસિકભાઈ સાંભળો કે નહીં સંભળાય છે ને એટલે જ્ઞાન અને સંવિજ્ઞાન આ વાત થઈ ગઈ આપણે લો કોણ છે અરે અરે આ તો અમારો બુડ આવ્યો છે ધીરુભાઈ નો દીકરો આવ્યો મોટો હા બોલ ભાઈ આપે શું નામ ભૂલી ગયું એનું રાજેશ રાજેશ રાજેશ હા એટલે આપે કહ્યું કે આપણે વિજ્ઞાન જે આપણે અંદર પૂર્ણા થઈ હોય તો આપણે પીરસી શકીએ તો એક વિજ્ઞાન મેં શોધ્યું છે દાદાજી ના તારી પાસે હું જાણું છું તને પૈસાનું વિજ્ઞાન તને પસંદ નથી પણ આનું છે હું જાણું છું તને સારી રીતે સાહેબ હા એટલે મારે તો બોલ બે લાઈન બે લાઈન બોલ મેં રિસર્ચ કર્યું છે બોલ બોલ એક આ ધીરુભાઈ ગાંઠાણીનો મોટો દીકરો છે રાજેશ અને સતત એમાં ઉપયોગમાં રહ્યા કરે છે એટલે વ્યવહારમાં આવા બધા હોય ને તો વ્યવસ્થિત તો સરસ ચલાવે એનું વાંધો ના આવે પણ બધાને એમ થાય કે મારી પાસે બહુ ભેગું થઈ જાય ભેગું થાય એ બધું એમને ના થાય પણ વ્યવહાર સરસ ચાલે અને છોકરા બોકરા બધાયનું ચાલો એટલે મેં મેં એક અક્રમ વિજ્ઞાનની એક વ્યાખ્યા એક શોધી રિસર્ચ ડેવલપમેન્ટ એટી થ્રીમાં દાદાજીનું જ્ઞાન મળ્યું હતું કે ત્રીસ વર્ષ તેત્રીસ વર્ષનું રિસર્ચથી એક એક વ્યાખ્યા આપે દાદાજીએ આપી દાદા ભગવાને આપીને આપે આપી અક્રમ વિજ્ઞાનની વ્યાખ્યા મહાત્માઓ માટે હવે મહાત્માઓ વતીથી મેં એક વ્યાખ્યા ડેફિનેશન અક્રમ વિજ્ઞાનની એક મારાથી અંદર સ્ફૂર્ણા થઈ છે બોલ બોલો એટલે અક્રમ એટલે હું શબ્દ ઉપરથી કાઢું છું અ ઉપર થોડું દૂર રાખ થોડું દૂર રાખ હા હા દાદા અ બોલવા માઇક માઇક થોડું દૂર રાખ ડિસ્ટન્સ હા હા જોરથી બોલજે હા દાદા અ અ એટલે અ ઉપરથી અંબાલાલ દાદા અ એટલે અક્રમ વિજ્ઞાનના અ એટલે અંબાલાલ દાદા પછી પછી ક્રમાં ક એટલે કનુ દાદા ક એટલે ક્રમ બોલવાનું પણ ક્રમાં દાદા ક બે વાર છે અને એક ર છે એ મેં એ શોધ્યું છે અને મ એટલે મહાત્માઓ એટલે હવે આખી ડેફિનેશન હું કહી દઉં આપણે બધા એકબીજા ગોઠવી દેવું એટલે આખી ગોઠવણી કરીને એક ક્રના જે ક બે વાર અને એક ર જોઈન્ટ છે એની આખી ડેફિનેશન આ રીતે આવે છે દાદાજી કે અંબાલાલ દાદા અને કનુ દાદાના કસાય રહિત મહાત્માઓનું વિશેષ જ્ઞાન એટલે અક્રમ વિજ્ઞાન વાહ વાહ આ મહાત્માઓ વતીથી મેં વ્યાખ્યા આપને રજૂ કરી મહાત્માઓ વતીથી ધનજેજો બહુ સારું અને બહુ સારું છે ઉપયોગ બેસી જા જય સચિન આપણે આ પણ થઈ ગયું સાહેબ એક પદ બોલો બિહારીજી એટલે જરાક ચાલે પછી ગાડી થોડી છે ટાઈમ આપી પંદર મિનિટ એટલે એક પદ ને પછી આટલું લઈ લઈએ હરીશભાઈ બરાબર છે બે બે છે આપણા બહુ પ્રમિલાબેન બહુ જબરજસ્ત એટલા કોન્સ્ટન્ટ છે એમનો ઉપયોગ બહુ સુંદર શુદ્ધ તારા દર્શન ના દીવાના ના દીવાના તારી મસ્તીમાં મસ્તાના તારી મસ્તી મસ્તાના અમને પાર કાના માનો માનો પોતાના અમને પાર કાના માનો માનો પોતાના તારે ખા પાક્કા છે ચાલો બોલો એમને બહુ ફાઇન આવડે છે તો ચાલો તારે ખોળે તો રમવાના તારે ખોળે તો રમવાના વાતો દિલડાની કહેવાના વાતો દિલડાની કહેવાના અમને પાર કાના માનો માનો પોતાના અમને પાર કાના માનો પોતાનો આ પદ આપણે કેવી રીતે લેવાનું કે આપણી એક નંબરની ફાઇલ મન વચન જે છે તે આપણા પ્રજ્ઞા સ્વરૂપ લેવલે જે દાદા ભગવાનની સ્થિતિ છે ત્યાં આગળ આ કાળમાં આ કાળના હિસાબે કહીએ છીએ અમે કોઈને સમજાય નહીં કે આમ કેમ કહો છો દાદા ભગવાન સ્થિતિ પણ એ ખરે હકીકત એ છે આપણે આજના કારણ આજના સંદર્ભમાં આપણા બધા માટે દાદા ભગવાનના સ્વયં વિધાનો છે એ તો બાજુએ કહીએ આપણે પરંતુ એ જે આપણી પ્રજ્ઞા જગ્યાએ છે ત્યારે આ મનવચન કાય પૂતગલ ત્યાં આગળ એ આપણા શુદ્ધાત્મા ભગવાન આગળ રાખીએ છે આવી રીતે ઉપયોગ ગોઠવીને આ પદ બોલવાનું મજા આવશે જોજો બોલો તારા ખોરે તારે ખોડે તો રમવાના તારે ખોડે તો રમવાના વાતો દિલડાની કહેવાના વાતો દિલડાની કહેવાના અમને પાર કાના માનો માનો પોતાના અમને પાર કાના પોતા તમે નાનેરા બાળ દાદા લેજો રે સંભાળ અમે નાનેરા બાળ દાદા લેજો રે સંભાળ એવું વરસાવું પ્યાર જાણે અમૃતની ધાર એવો સાવો પ્યાર જાણે અમૃતની તાર તારે આંગણીએ રમવાના તારે આંગણીએ રમવાના એટલે શું કે છે તારે આંગણીએ રમવાના એટલે કે તારા શુદ્ધાત્માની શુદ્ધાત્મા નહીં શુદ્ધાત્મા સ્વરૂપે તો આખો નાચ ને બધું છે ને અવસ્થાઓ કહેવાય છે એને જોવાની જાણવાની અવસ્થાઓ તારે આંગણીએ રમવાના હમ પરમાત્માના આંગણીએ રમીએ તો કેટલો આનંદ આવે હમ ચાલો તારે તારે આંગણીએ રમવાના તારે આંગણીએ રમવાના આખો બંધ કરીને ઉપયોગથી રાખો આખો બંધ કરીને બધા ઉપયોગથી રાખજો આ પદ તારે આંગણીએ રમવાના તારે આંગણીએ રમવાના પાછળ પાછળ તો ફરવાના પાછળ પાછળ તો ફરવાના અમને પાર કાના માનો માનો પોતાના અમને પાર કાના માનો મનો પોતાના ભલે ફાટે ધરા કે ભલે ટૂટે ગગન ભલે ફાટે ધરા કે ભલે ટૂટે ગગન ભલે ફાટે ધરા કે ભલે ટૂટે ગગન ભલે ફાટે ધરા કે ભલે તૂટે ગગન ના હઠવું જરા તારી લાગી રે લગન હઠવું જરા તારી લાગી રે લગન ડગલા ધીમા તો ભરવાના ડગલા માં તો ભરવાના તો એ પાછળ ના પડવાના તો એ પાછળ ના પડવાના અમને પાર કાના માનો માનો કોતાના અમને પાર કાના માનો માનો પોતાના મારા કાલા છે બોલ દાદા કરજો રે તોલ મારા કાલા છે બોલ દાદા કરજો રે તોલ દર્શન દઈશ દઈને દર્શન સૌને દ્વાર રુદિયાના ખોલ દઈને દર્શન સૌને દ્વાર રુદિયાના ખોલ ચરણો પકડી તો લેવાના ચરણો પકડી તો લેવાના તમારે માથે રે પડવાના તમારે માથે રે પડવાના અમને પાર કાના માનો માનો પોતાના અમને પાર કાના માનો માનો પોતાના અમે તમને નહીં છોડવાના અમે તમને નહીં છોડવાના અમને પાર કાના માનો માનો પોતાના અમને પાર કાના માનો માનો પોતાના તારા દર્શન ના દીવાના તારા દર્શન ના દીવાના તારી મસ્તી માં મસ્તાના તારી મસ્તી ના મસ્તાના તારે ખોડે તો રમવાના તારે ખોડે તો રમવાના વાતો દિલડાની કહેવાના વાતો દિલડાની કહેવાના ડગલા ધીમા તો ભરવાના ડગલા ધીમા તો ભરવાના पड़वाना तोए पाछा नहीं पड़वाना तोए पाछा नहीं पड़वाना हमने पार का ना मानो मानो पोताना हमने पार का ना मानो मानो पोताना हमने पार का ना मानो मानो पोताना हमने पार का ना मानो मानो पोताना જય સચ્ચિદાન કોઈ પણ પદ હોય આપણે કવિરાજનું એટલે આવી રીતે ઉપયોગથી ગોઠવી દેવાનું આ ઉપયોગ ગોઠવીને પછી જ્ઞાતે ગાઓ મન વચન કા આ બહુ સારામાં સારો સુંદર એક રસ્તો છે વ્યવહાર શુદ્ધિનો વ્યવહાર શુદ્ધિનો અમે આજ્ઞાધર્મ નથી પણ વ્યવહાર શુદ્ધિ બહુ મોટી વ્યવહાર શુદ્ધિ છે આ તો અદ્ભુત અને દાદાના ભગવાન અસીમ જે કરે એમાં આટલું જ એટલું બધું મળે એમાં બહુ એ છેલ્લું છે એક દીર્ઘ આપણે પહેલું આનું લઈ લઈએ નાનું છે તે બ્રિજ પૂછે છે પાંચ બે બસો પંદર સુધન એપાર્ટમેન્ટના આપના સત્સંગમાં થયેલી વાત સમજાવવા કૃપા કરશો નીચે છે એ પ્રમાણે મૈત્રી સંબંધ સંભાવે નિકાલ ઘરના સંબંધો દુકાન મોગો માલ અંદરથી આની લિંક એ બધું સમજવું છે એમને કારણ કે આ બધા વેપારો પડેલા છે એટલે બ્રિજ પડેલો છે આપણે વ્યવહારથી આપ બોલીએ એ પડેલા છે સમજી લેવાનું હોય આપણે તો હવે ઘડે ઘડે આપણે કહીએ નહીં કે આ વ્યવહાર છે ના નિશ્ચય છે એટલે અંદર બધાને સમજણ તો છે ખ્યાલમાં રહ્યા કરે પરંતુ આ બહારનો વ્યવહાર આપણો જેવો લઈને આવ્યા છીએ ને એ તો સામે આવે જ ને આપણી જોડે બ્રિજ હે તારી કોઈ પણ સમસ્યા મારીમાં લઈને આવજે ને તને તારે જે સમસ્યા હોય ને એવી તારી દવા આપી દઈશું તને દાદા જે આ પેલું વાત થઈ છે ને દુકાનમાં મોંઘો માળ પાછળ હોય ને એ શું કહેવા માંગો દુકાનમાં શું કહ્યું મોંઘો માળ પાછળ હોય મોંઘો માલ ના એ તો એક આ દુકાનદારોની કળા છે ગ્રાહકોને ખેંચવાની એ ના સમજ્યું હતું ના દાદા આ કરિયાણા વાળા દુકાન છે ને આપણ દાદા આપણી અંદર કઈ રીતે હોય છે હે આપણી અંદર કઈ રીતે આ હોય છે તમે જે સંભાવે નિકાલના કોન્ટેક્સમાં અને ઘરના કોન્ટેક્સ સંબંધના કોન્ટેક્સમાં તમે પેલી પ્રજ્ઞાશક્તિ કરી આપશે તને કે તારે ખાલી જ કરવી છે ને હા દાદા તને આવડતી નથી કળા તો હું શીખવાડું છું કરજે ના સમજણ પડી અંદરથી તારે અંદર ધંધો કરવાનો આ પણ નવરાશમાં કરાય હા પછી ઓફિસમાં બેઠો કરવા જઈએ તો ઓફિસનું કામ પાછું કરી જશે પાછું એ તો બધું સંભાળવું પડે જ ભાઈ ફ્રી ટાઈમ આનો ઉપયોગ કરો ફ્રી ટાઈમ તને મળે છે ફ્રી ટાઈમ મળે છે દાદા બસ તો એનો ઉપયોગ કરજે હમ બધાને ફ્રી ટાઈમ મળે છે પણ શોધ ના હોય તો શોધી કાઢવો જોઈએ છે પાર વગરનો હોય છે બાપડી પાસે હોય ને એવું બને નહીં સમજાયું ને ગમે તેવો મોટો વ્યવહાર હોય તો હોય મોટા મોટા રાજાઓ ચક્રવર્તીઓ એમને કેટલો મોટો આપણે કશું વ્યવહાર નામ કહેવાય સમજાય ને તો જરાક પણ એમને થઈ જાય તો બધું લઈને આવેલા હોય ને એવું મોટું પુણ્ય એટલે સમજી ગયો ભાઈ અને તારે તું ગમે તારે ફોન પર પૂછી શકે મને હા આ ધીરુભાઈ ગાંઠાણી સાહેબે ત્રણ બાબતો પૂછી છે લઈએ આપણે એમનો લોગો પહેલો વાંચીએ આપણે દરેકમાં આપણા કાગરોમાં બહુ મજા નમો વિતરા ગાય દાદા ભગવાનના અસીમ જય જયકારો જય સચ્ચિદાનંદ અને સેન્ટ્રલ જેલમાં બધા ભોગવતા હોય ને આપણી દાદા ભગવાનની બધું એમનું સાહિત્ય મળીને લોકો એટલા તૈયાર થઈ ગયા છે ભોપાલ શું જોધપુર શું અમદાવાદ શું બધું બધી જગ્યાએ હા સાહેબ જોધપુર તો બહુ મોટી વર્સ્ટ કન્વિક્ટો ત્યાં રખાય છે એવી સેન્ટ્રલ જેલ છે ત્યાં છટકી જ ના શકે એવી રીતે જોધપુરમાં ખાસ કરીને ભોપાલ છે હે આખો રાજકોટ જેલમાં ગયા હતા સાહેબ અમે ગયા તારે લઈ ગયા હતા એ બધાને શૈલેષભાઈ ગયા તારે એટલે હમણાં હમણાં ચાલ્યું છે હવે બહુ સારું તો એનો પછી એને એટલો બધો આનંદ થયો આમ આજે ઓ આવું છે અમે જેલમાં છીએ અમને ભલે છે આવું હં પછી એટલે પછી લાઇબ્રેરીમાં મૂકાયું ખરું તેમને લઈને વંચાય બધા એને અને લખે છે બધું આ એમાં શરૂઆતમાં શું લખે નમો વિતરાકાની જગ્યાએ શું લખે છે સર્વપ્રથમ હમ ભારતીય હૈ સર્વપ્રથમ મેં ભારતીય હું પછી જે ચાલુ કરે છે એ અમને અમારા લોકો બના દયા હે બસ હવે આ પાર્લામેન્ટમાં કરે તો હું ખોટું તો વાંધો છું પણ આપણા બધું કોઈ એવું નથી પહોંચાડતું નથી કોઈ કોઈ ચેક નહીં પહોંચાડવું જોઈએ હે આજે ઓઠ લે આલે ફરક આલે ને બહુ મોટું થઈ ગયું તારે શું પછી બુદ્ધિથી ના હોશિયારીથી ગોઠવે એમ ના ચાલે કંઈ સાહેબ તમે આપતો પુત્રો કંઈક જમાવો ને કંઈક થોડું <laughs> કંઈક પહોંચાડો ગમે તે પ્રેમથી પહોંચાડો હરી કરીને પહોંચાડો આપણે ખોટા છે એવું ક્યાં કહીએ છીએ કોઈને પણ આમ હોય તો સારું રહે જુઓ બધાને એના કરતાં આ બધું ભાંજકડો શું કરવી બધી રાજનીતિ સવરી હોવી જોઈએ ને કે અવરી પણ સવરી દેખાય અવરી ચાલક નહીં <laughs> ચાલે એમને નીચે લખેલ આપતા સૂત્રો આપતા સૂત્રો છે હા એ સમજાવવા અચ્છા ચાર હજાર એકસો ને નેવુંમું દાદા ભગવાનના આપતા સૂત્રના પુસ્તકમાંનું છે મનની બધી જ ક્રિયાઓને ડિસ્ચાર્જ સમજી ગયો બોલો વાણીની બધી જ ક્રિયાઓને ડિસ્ચાર્જ સમજી ગયો દેહની બધી જ ક્રિયાઓને ડિસ્ચાર્જ સમજી ગયો એટલે થઈ રહ્યું થઈ રહ્યું ને આપણે <laughs> છે આગળ હજુ આટલું જ જે મારી વાત સમજી ગયો તો તેને કશું જ કરવાનું રહેતું નથી કશું જ વાંચવાનું રહેતું નથી અને કશું સાંભળવાનું રહેતું નથી આ તો શું ડિસ્ચાર્જ એટલે ટુ લેટ ગો જતું એને તો એવું કહેવું જ પડે ને આપણે પણ ના બોલીએ તો એ મૂજાય પાછું મૂજાય નહીં એટલે પછી શું કરીએ આપણે આપણું આપણાથી મૂજાય તો ક્યાં જાય બિચારું આપણી પાસે પાછું આ કંઈ જશે ક્યાં બીજું સમજે તે આમાં શું છે સાહેબ તમે એ બી સી ત્રણ ત્રણ વસ્તુ પૂછીએ એમાં ડિસ્ચાર્જ શબ્દ જેમ છે તેમ સમજાવશો છું એ તમે ભલા કરો છો ડિસ્ચાર્જ અને ભોગવટો એક જ અસર થાય છે તેનું કારણ અને નિવારણ હા એવું લઈએ આપણે ભાઈ પાંચ મિનિટ આપશો પાંચ સાત મિનિટ દરેક માટે બે બે મિનિટ લઈએ આપણે એક દોઢ દોઢ એ છ મિનિટ થઈ જશે <laughs> ના આપણે એક્સટેન્શન માગવું કહેવું પડે ને મારે ડિસ્ચાર્જ શબ્દ જેમ છે તેમ સમજાવવો જોઈએ ડિસ્ચાર્જ શબ્દ બધા મહાત્માઓ સમજી ગયેલા છે ડિસ્ચાર્જ એટલે આપણા આગળના કર્મકૃત કર્મ ફળ સ્વરૂપે આજે આપણા જીવનમાં મનથી વાણીથી કાયાથી પાંચ ઇન્દ્રિયોથી અંતઃકરણથી બધા આવી રહેલા છે એ બધા ફળ સ્વરૂપ છે એ બધા એ ડિસ્ચાર્જ એટલે કુદરતમાં બધા ફળ પાકે ત્યારે ખરી પડે છે કેરી શાખ થઈ હોય તારે એને કોઈએ પાડવી નથી પડતી પડે જ છે એની મેતી એની પર શક્તિ છે શક્તિ વગર ના પડે શક્તિ વગર એક પણ ક્રિયા નથી થતી ગમે ત્યાંથી કોઈ પણ પાવર કોઈ પણ ક્રિયા માટે પાવરની જરૂર છે તો એનામાં ઇનબિલ્ટ પાવર છે એક આખો પણ આપણે માણસો અધીરા બહુને તેઓ પાડીને પાડીને પછી પકવીએ છીએ આપ જાણીએ આપણે એમાં જૂના જમાના જાણે કે શાક શું છે શાક આવું બધા ફળોમાં હોય ઝાડના પાના હોય પીળા અથવા બરાબર સરસ થયેલા હોય ગમે તેવું હોય ત્યારે એનો પડવાનો વખત તે જ વખતે એનું બધું હોય છે એને કહેવાય છે એ એને કર્મ વિપાક કહે છે શું કહ્યું એટલે કર્મ વિપાક એટલે કર્મ ફળનો વિપાક એટલે આ પાંદડું પાક્યું ને એને પાડવું ના પડે ખરે પણ ફળને પાડવું નથી પડતું નીચે એની મેં પડી જાય એટલે નીચે પડે તા તો નીચે પડી ગયું નથી લેવું તો પેલા પક્ષીઓ બિચારા ફાઈ જાય પક્ષીઓ ફાઈ જાય બધા સમજાયું ને એટલે ડિસ્ચાર્જ એટલે આમ શાસ્ત્રમાં તો જૈન દર્શનમાં નિર્જરા કે છે નિર્જરા અને કર્મરજ ખરી પડવી આપણે બીજી બધી રીતે સમજીએ કર્મરજ જે છે કર્મફળની કહેવાય હા કર્મફળની એટલે આ ઝાડને પાનબાન બધા છે કંઈ બધા એવું કહેવાય બધું જ એવું આપણે આ મન વચનકાની એક્ટિવિટી બધી ક્રિયાઓ બધું અંતકર્મ મનમાં વિચાર આવે બુદ્ધિ આપણને આમ તેમ કરે આ શરીરનું ચિત્ત આંતર આમ આમ દેખાડ્યા કરે બધું શરીરનો અહંકાર એ બધું છે ને આ બધું જ એટલે એવું જે ખરે છે એવી રીતે બધું કુદરતી તો ખરે જ છે કુદરતમાં તો છે જ કુદરત તો બહુ જ પરમ ઉપકારી છે પરંતુ આપણે એના પર મહા ઉપકાર કરવા જઈએ છીએ જેનો સ્વભાવ ઉપકારી છે એના પર ઉપકાર કેમનો કરીએ આપણે એટલે આ તકલીફ થઈ જાય છે આપણને પેલું ખરતું હોય ને ત્યારે બધું કાચું ખરે આ ખરે તે ખરે તો કરીએ શું પછી એ પદ્ધતિસર ખરવા માટે પાછું આપણે પાછું ફરતી આપણી સામે આવે તારે જ પાછું થાય તો નહીં તો ના થાય ડિસ્ચાર્જ એવું કહેવાય છે કર્મરજ કર્મ વિપાકે કરીને ખરતી અને એને ખરવા દેવી હમ ત્યારે એ ડિસ્ચાર્જ એટલે કર સંભાવ નિકાલ થયો કહેવાય સંભાવ નિકાલ એ આપણો આજ્ઞાધર્મ છે પુરુષાર્થ છે અને પરાક્રમ બેવ છે એમાં અને તે વ્યવસ્થિત આજ્ઞા સહિતનું છે પરક્રમ પુરુષાર્થ વ્યવસ્થિતની આજ્ઞા સહિત છે માટે પરંતુ આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે એટલા માટે આ છે એમાં શુદ્ધાત્મા કશું કરતા નથી એમની હાજરી આપણને ભગવાનના પ્રકાશની કામમાં લાગે છે શું ભગવાનના પ્રકાશથી એ પ્રજ્ઞા છે પ્રજ્ઞા એ પ્રજ્ઞા એ ભગવાનનો સીધો પ્રકાશ છે સીધો ડિરેક્ટ એટલે એનાથી આપણી જોવાની શક્તિ દર્શન શક્તિ ખીલે છે દર્શન શક્તિ જેમ જેમ ખીલતી જતી જાય છે અને દર્શન શક્તિ જેમ ફૂલ ખીલતી જાય એટલું જ્ઞાન ખીલી જાય એકદમ અને ફૂલ ખીલેલું જ્ઞાન એ દર્શન સાથેનું જ હોય હંમેશા સમજાયું ને એટલે એને જોવાનું અને જોવાની બે જુદી જુદી ક્રિયાઓ ના હોય એટલે મહાત્માને એ દશા આવે એટલી અંશે જે જે રીતે ધીમે ધીમે આવતી જતી જાય ત્યારે તે વખતે વ્યવહારમાં હોય તો જુએ ખરા પણ અંદરથી પેલું જ્ઞાને કામ કરે એટલે આપણે આ ક્રમ આ વિજ્ઞાન મળ્યું છે ને એ જ્ઞાન છે મળ્યું છે ખાસ એટલે જ્ઞાનનો અનુભવ થયો છે પરંતુ એ બીજો અનુભવ છે આખો આપણો એ તો જ્યારે મળ્યું ત્યારની વાત કરું છું પણ અત્યારે તો કેટલો વિકાસ પામી ગયો છે બધા એને મહાત્માઓને સમજાયું એ રીતે નિર્જરા બીજું છે ડિસ્ચાર્જ અને ભોગવટો એ બંને એક જ ના એક ના હોય ભોગવટો ક્યારે કહેવાય કે આપણે એને સમજીએ તો શું કહ્યું કે હવે આ આ ભોગવાય છે હું મારું એ ભોગવવા પડું નથી ત્યાં હમ એ ભોગ્યમાં હું ભરી ગયેલો હતો ત્યારે એને પછી તે પાસ તો અત્યારે તે નડ્યા વગર રહે નહીં પણ એ કોને અજ્ઞાનીને બીજાને નહીં પણ જ્ઞાનીને એ આ ડિસ્ચાર્જ જે છે એટલે કર્મ કર્મફળ એટલે ભૂખતા ભાવ એને એ ડિસ્ચાર્જ જ કે ભૂખતા ભાવ કહે છે એને તે ભ્રાંતિ છે તે આપણે ભ્રાંતિથી તો મુક્ત થયા છીએ મુક્ત થયા છીએ એટલે ભોગતા ભાવ એટલે જેવું કર્મ વિપાક એ ખરી પડે છે ખરી પડે છે તે જ સમજાયું ને એ ડિસ્ચાર્જ છે પછી એટલે બે નજીકનું જ છે પણ એને આપણે સારી રીતે સમજવું જોઈએ જ્ઞાનના એના આપણા એનાલિસિસથી સારી રીતે અજ્ઞા આપણે પર અને સ્વના એનાલિસિસથી સમજાયું ને ભોગવટો ભોગતા ભાવ કરતા ભાવ વગર ભોગવટો ભોગતા ભાવ આવે જ નહીં ને તે આગળનો કરતા ભાવ એ આજના શરીરમાં આપણો ભોગતા ભાવ છે એટલે ભોગવટો કહેવાય છે એને અને ભોગવાનો અસર શબ્દ શું છે કે સજા કહેવાય છે સજા કહેવાય છે એને સફરિંગ કહેવાય છે સુખ એ પણ સફરિંગ છે અને દુઃખ એ પણ સફરિંગ છે દેવ લોકોને અપાર નર્યું સુખ જ છે એકલું તે પણ એમને સફરિંગ લાગે છે છેલ્લે લાગે છે છેલ્લા સુધી ત્યાં સુધી નથી લાગતું બધું બરોબર ચાલી જાય છે લાગે છે પણ જે સમકીત દેવો છે ને એમનું અંદર બહુ ચાલે મશીન બધું ચાલે એમને સુખ હોય છતાં પણ એને રુચિ ના હોય એમાં રુચિ ના હોય અહીંથી જ આપણે એવી રીતે રુચિ વગરના ગયા ને એટલે આવું થઈ શકે એટલે જેમને ત્યાં દેવગતિમાં જવું હોય તો એ મજા જ આવશે વાંધો નહીં આ દ્રષ્ટિ સાથે અને પછી આપણે છૂટી જવું હોય ત્યારે તો કંઈ નથી એને તો કંઈ નથી આ બહુ લપ થઈ ગયા છોડો ને ભાઈ આવે જેટલું વહેલું આવે એ થાય એટલે દાદા કહું એક કે બે અવતાર ત્રણ અવતાર અને બહુ હોય તો અને મેક્ઝિમમ હોય તો પંદરથી તો આગળ કરી જ ના શકે અવતાર શું પણ આપણે અક્રમ વિજ્ઞાનમાં જુદું છે તો એ તો ક્રમ વિજ્ઞાનની ક્રમ માર્ગની વાત છે અને તે યથાર્થપણે યથાર્થપણે વીરની આજ્ઞા અખંડપણે પાડી શકે એવા માટે છે આ ક્યાંથી લાવ્યા ખંડિત થઈ ગયેલું બધું શરીર બધું ક્યાંથી કરે અને ત્રીજું તો કશો અસર થાય છે તેનું કારણ અને નિવારણ અસર થાય છે તેનું કારણ કે આપણે આજ્ઞા ધર્મરૂપી વારણ રાખ્યું નથી ડેમ હોય ને પાણી જતું હોય ડેમ કંઈ રોકવું હોય તો એવું છે વારણ શબ્દ એવો છે આજ્ઞા ધર્મરૂપી આપણું જીવન જીવવામાં ના જીવવા દેવા પ્રકારો હોય ત્યાં આગળ વારણ મૂક્યું નથી એ ઉપયોગ છે આખો શુદ્ધ ઉપયોગ છે અને એ વારણ નિવારણ જ લાવે કવિરાજનું એમાં બહુ મજાનું પદ છે સાહેબ જાણે છે નહીં છૂટ છટકો ને ખટકો એવું કહે છે ને પેલું એમ ચાલો થઈ ગયું આપણે આ બે થઈ ગયા હવે આપણે આ સત્સંગ આજનો પૂરો થાય મહાત્માઓ અને હરીશભાઈ આપણને જે હોય તે સૂચના કે જય સચિદાનંદ હવે પછીનો સત્સંગ ગુરુવારે બારમી તારીખે સવારના નવથી દસ આ જગ્યાએ રહેશે બુધવારનો બહેનોનો રેગ્યુલર સત્સંગ ત્રણથી પાંચ બાબુ કાકાના હોલમાં ગુરુવારની સ્વરૂપ કીર્તન ભક્તિ પણ બાબુકાકાના હોલમાં રહેશે અને શનિવારની જગ્યાએ આ વખતે શુક્રવારે પ્રાતવિધિ છે તેરમી તારીખે દાદા આલય ખાતે ખાસ મહાત્માઓની નોંધ લેજો આજના દિવસના નિમંત્રકો છે અમિત જસકાકા પટેલ ડૉક્ટર અશોક પટેલ નૂતનબેન હરપડે પ્રવીણભાઈ Botadara family Bunty S M Patel ઇલાબેન દિવ્યકાંતભાઈ માધવાણી અમદાવાદ આ છ ફેમિલી તરફથી આજનો કાર્યક્રમ પ્રસાદીનો રાખ્યો છે પંદરમી તારીખે કપલ શિબિર છે જે મહાત્માએ નામ ન લખાવે પચાસથી નીચેના પંકજભાઈને નામ લખાવી દેવા વિનંતી અને સિંગોદ માટે જે બસ કરી છે હજી જગા ખાલી છે જેનો કોઈ ભાવ હોય એ તરુણ કાકાને પોતાનું નામ લખાવી દેવા વિનંતી જય સચ્ચિદાનંદ બિયારેનજી દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો